પછી આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય બહુ મળ્યો છે એવો ખ્યાલ આવે છે ખબર ના પડે પેલા પહેલા નહીં મળે નહીં મળે દાદા વ્યવહાર વિસ્મૃત કર્યો હાજી બરાબર વિસ્મૃત જ છે વિસ્મૃત જ છે એક કલાક વિસ્તૃત થાય આપણી પાસે આવ્યા પછી હું તો એ કોઈ કામ બગડતું નથી નહીં બગડે નહીં આદત વ્યવહાર વ્યવહાર આદત થાય કશું કામ બગડે નહીં સરસ થાય સહી સિક્કા સાથે સારું થાય અહંકાર જો આમાં લખો પડતો હતો ચાલુ વ્યવહારમાં અહંકાર લખો પડતો ચાલુ વ્યવહારમાં અહંકાર લખો પડતો બીજા કોક ના કરે બાકી બીજા બધા કરે લખો અહંકાર તમારે લખો નહીં કરતો બીજા બધા લખો કરી નાખે એ કેવા આપણને સાદા લાગ્યા ને સરળ છે સુગમ છે પ્રાપ્તિ યોગ સુલભ હતો એ યોગ પ્રાપ્ત થયો બહારનો માણસ એમ જ જાણે કે પાર્લર થયો તને કમારી આટોળા લઈ રહ્યા <laughs> કામ ધંધો છોડીને બહારનામ આપની વાત નહીં સમજાવે છે આટલું બધું પૂછે છે આ શું આ શું છે આચાર સુધારવા માટે આખી જિંદગી સદગુણો ઉભા કરવા માટે સદગુણો ઉભા કરવા માટે આખી જિંદગી ના થાય શકે જાણ જરૂર પણ એટલે સતત લડવાનું ને ઝઝુમવાનું જ રહ્યું ગરાજવાની સિસ્ટમ શીખ્યા ગરાજવાની ભગવાન માર્ગ સહજ કાન મમ્મી બધી બેઠા આઈ જાવ સાહેબ અક્રમ માર્ગ તો આલસુ ચિત્રામાં છે શું છે આલસુ આલસુ ચિત્રામાં છે એ દાદા નહીં સમજ પડી બરોબર એ સમજ ના પડી બરોબર અહીંયા આળસુ નું ચિત્રામણ આપે છે કીધું હું કાયમ આળસુ હાલવા ચાલવામાં બીજી બાબતમાં આ ચાલુ ને પડે પછી આળસુ કેવી રીતે કહેવાય એ એ આળસુ કેવી રીતે પણ એમ લાગે કે જરા આળસુ છે હું કહું ગાય એવો સ્વભાવ અમારા ભાગીદાર એટલા સમજી ગયા તમારે બે ત્રણ મહિને એકાદ ધંધા પર આપું સર આપો ને મારે છ મહિને ચાલે છે છ મહિને મારી ઘરે એક દાન તો કાંઈ ના કરું આ બધું બધું બારી તમારે રોજ અમારું ના હોય કે તમે આ કોણ હોય પરમાર્થનું શોધન કરો બધા મદદ કરી ભાગીદાર ભાગીદાર છોકરો આવી ગોપાલ પણ બુદ્ધિશાળી એમ થાય છે કે રામ રામ જેવું છે કે છે એટલે પછી આવો મહાવીર ભગવાન ની સામે આપણે બેસીએ અને આપડે કહીએ કે મહાવીર ભગવાન ના જય જય કાળો ફળ માટે એના જેવું છે એના જેવું છે બરાબર છે દાદા ભગવાન બેઠા છે એની સામે જ બોલા એ જ કહું છે દાદા પેલા સામના લાગુ પડતું છોડતા નહીં આવે પ્રભાકરભાઈ ને કે પાસે આ જ્ઞાન ને તો ના આવે ને હા બસ એ પૂછવાનું મારે આ જ્ઞાન ને તો ના આવે ને આવે આવે જ્ઞાન ને આવરણ આવે હા અને અમે કહ્યું આટલે ઉચડી છે આટલે ઉચડી છે કઈ જોતું નથી તો પછી પેશાબ પીવાની જરૂર શું કારણ શું હા, બરાબર છે. પણ ગરજ છે ને શરીર હારી કરવાની. શરીર હાથ કે હાથ સિવાય આવે તો કોઈ ચિંતા નહીં શરીર શરીર હારી કરવાની ગરજ છે ને. નહીં કોઈ ખોટું ઠરાવે તો ખોટું નથી हाँ खोटू नहीं શું? शरीर की समर्थ तो ये है तो आपको आत्मा करेंगे ना नहीं तो आत्मा कैसा કે होगा ભાઈ, જેને વિશ્વાસ બે તેને હા જેને વિશ્વાસ ના બે તો એ કામ ના કરે हाँ कोई भी चीज श्रद्धा थी नहीं નફો નફો વધારે કરવા એમાં કેરી બીજા ગુણ તો બધા હોય છે પણ વિકાસ હોય વિકાસ હોય કુદરતી પાકેલી કુદરતી પાકી કુદરતી પાકેલી બહુ મીઠી હોય બહુ મીઠી બધી શાંતિ માટે આપે છે સહેલા સહેજ જેમ જન્મથી કોઈ બેવા બેઠા છે બેવા જતો અગાથી ના બેસો ક્યાંક તમે જરા હાકણા બેસો એમ કે તમને અનુકૂળ આવશે અનુકૂળ અનુકૂળ આવશે હવે અનુકૂળ આવે એવું હું વર્તું જ છું આપણે ચાવડું ખાતા હતા ને તો ભાઈ ગરબડો ત્યાર કરીને ચાવડું ખાતા પેલા કાંઈ કેરી ખાવ તો કેરી રહેવા દે કેરી છે તો ભાઈ લાગી નથી તારે મને લાગતો શિક્ષણ છે નાખી લાવ્યો ના માટે ઓપન ટુ સ્કાય ને ઓપન ટુ સ્કાય જેના બેઠા બેઠા ચાહીએ લોકો નવા આવે કે આ તો કઈ ધર્મમાં ઉદ્દેશક તો એટિકેટ વાળા હોય લેખ નહીં એબે વરમ નાખે ને અમારું સહજ હતું અને સહજતા પર જવાનો સહજતાનો માર્ગ નો લો સહજતા પર લઈ જવા માટેનો નો લો એ તો લો હોય સહજતા કેમ થાય દાદા ભગવાન આશીર્વાદ બોલતા બોલતા અવસ્થા આવે છે હલન ચલન બંધ થાય છે બોલતા બોલતા ઓછું હલન ચલન બંધ થાય છે માત્ર માનસિક ધ્વનિ ઉત્પન્ન થાય છે માનસિક જ્યારે આજુબાજુ માણસો ગીત કે પદો ગાતા હોય ત્યારે તેના શબ્દ સાંભળવાનું બદલે માત્ર ધરી જ સંભળાય છે અથવા તો વેર રૂપે આવતા હોય એવું લાગે છે શું છે એ તો ધની સંભળાય છે સારું સારું અથવા ધની ધ્વનિ પુષ્કર ચોક્કસ ચોખ્ખું રહે ચોક્કસ ચોખ્ખું સાંભળનારો આત્મા ઈશ્વરની પૂજક પ્રજ્ઞા શક્તિ સાંભળે પ્રજ્ઞા શક્તિ આનંદ થાય એ સ્થિતિ આપણે તો આપણે તો આનંદની સ્થિતિ હોય છે મસ્તી હોય મસ્તી હોય આ મસ્તી ના કહેવાય આનંદ કહેવાય આનંદ એ જ આત્મા છે એટલે જેમ તેમ આપણે તો આનંદનું સ્વરૂપ હોય તે આપણે બોલે તોય આનંદ થાય મૂળ ગુણધર્મ બોલવાથી શું થાય શુદ્ધ થાય सिद्ध स्तुति सिद्ध स्तुति અને નહીં તો આત્મા દાદીમાં દાદા એ બોલતા બોલતા આનંદ થાય એ રાતમાં તેથી એમ કહ્યું કે બીજું કંઈ ના આવે એટલું હોય છે દાદા મનના વક્ર પરિણામ કોઈ મિશ્ર ચેતન માટે હોય કે છે મનના વક્ર પરિણામ કોઈ મિશ્ર ચેતન જોડે હોય તો એ આવરણ છે કે એ વ્યક્તિ જોડેનો હિસાબ છે કે ત્રીજું એ અણસમજણ છે અણસમજણ છે પોતાની અણસમજણ છે અણસમજણ મન મનમાં જો દખલ કર્યો તો શું કરતું નથી એમાં જો એમાં સરમાયાકાર થઈ ગયો હોબળીએ તો વાત થઈ તો ભણ્યું તેત્રી લાખ જગત ઉભું રહ્યું આખું જગત એટલી બધી જગતનો છૂટો ના થાય કારણ મનથી શી છૂટે મનથી છૂટે નહીં અને અહીં આગળ મન વર્ષ થઈ જાય મન વર્ષ મન વાસ્તે જાય એટલે મન તો કશું છે જ નહીં મનનું તો ધ્યાન જ ના રાખે મનનું ધ્યાન જ નહીં મનનું ધ્યાન રાખે જ નહીં અન્ય ધ્યાન રાખે છે તો જગત પર વિનાશ થઈ જાય મનનું મન પલ્લો કે બગાડે કબીર કહે છે કે મનતા ચરકા તમ કલે તાકાત મનનું તો સાંભળવાનું ના જે બોલે છે આપણે ઘડી મૂકે છે બે કલાક પછી આ રાત નીકળે નહીં મરી જાય એવા વિચાર આવે એના શું એના બાપનું શું થાય આપણે કહીએ તારા બાપનું શું જાય મારું જાય ચાર મહિના પછી મનનું સાંભળે એ મૂરખ કહેવાય મન તો જોવાનું છે શું થયું છે એના હરક પર્યાવરણ તમારે જોવાના રંટાણવા બસ જોવાનું એટલે બધું ઓળખાય એવા સ્વરૂપે આવે પર્યાયો અને જાણવાનું એટલે ઓળખીએ કે આ કોણ આવ્યું આ જોવાનું જાણવાનું લેવા દેવા નથી કોઈ જાતે લેવા મનની વાત જ કરવા જોઈએ ને મન તો પહેલેથી આપણે કહીએ એનું જ્ઞેય છે એનું જોયા કરો શું કહું વાણી જોયા કરજો વર્તન જોયા કરજો ગેરંટી અપાય ને કોઈ સંસારની મન મનની પ્રાયોરિટી લીધે સંસાર રખડે મનની પ્રાયોરિટી પણ એનું છૂટતો નથી ક્રમિક માર્ગે બધા કપાળ જાય વિચાર કરતા કર વિચાર ખવડાવનારું પરવેશ કરાવનારું બધું કરાવનારું મન છતાં ભાગી ના ખાય નહીં એ નાવડું આપણે માટે નથી નાવડું પણ સંસારી પણ દાદા આત્માના માર્ગે જે જતો હોય તેને મન જો અનુકૂળ હોય આપણો ધ્યેયને જો કદી નુકસાન ન કરે જી ત્યાં સુધી મન એમ માનું ને કે આપણે જી તે આપણા જ્યાં જવું છે તે બધી ગાડું કળસતા રહ્યા તો જવા દેવા તો જવા દેવા પછી આપણને આપણે આમ જોયું આમ જતા હોય તો જોની પ્રેક્ટિસ કરીએ એટલે આપણે મારી રીતે આવવા બસ આપણા ધ્યેયને ધ્યેયને અનુસરનાર ધ્યેયને ભાન કરનાર માનવાનું માનવાનું ના માને આપણે નોંધ કરી ગઈ આપણે નોંધ કરીએ ને વાત એવું નથી કે આ મનમાં પછી આગળ રહેતો નથી પણ એને કરવું જ નથી એવું એવું આ કરવું જેવું છે હા વિરોધાભાસી ભાવ વિરોધાભાસી અને તદ્દન જળ અને ન્યુટ્રલ અને એવું નોટેડ હે નોટેડ નોટેડ કરે noted is content noted is content હા એટલે કે તે મારા ધર્મ થઈ ગયા પછી બીજી વાત કરે પહેલી વાત છે અમને કઈ છે આ રડા જેવું રડા રડા वही शंकर बता रहे संख्या तो बता हाँ ये तो बता रहे बता पर अपन के ना रखते है ये तो हम बस वो नहीं ये तो बता रहे बता है क्या है कहीं आता है तेरे दिखाए काम आओ से तेरे बंद करी बंद भर गया भाई हाँ तो ये बता रहे हैं અરે બીજાનો હોય હા આપણી સરકારનો હોય આપણી સરકારનો જ વિમાન હોય રદાને ખબર ના હોય કે આપણી સરકાર પાર્ટી આપણને ખબર હોય કે આપણે આપણે ખબર જ્ઞાન અજ્ઞાન દશામાં અજ્ઞાન દશા મન ભાગી નાખ્યું ને લોકશ્રી ના ભાગી મનને જીવતો એની પાસે કામ લેવા દેવું નાવડું કીધું સંસાર તરવાનું નાવડું સંસાર તરવાનું નાવડું કીધું નાવડું એમાં ને આપણે દરિયાની અંદર આ સંસાર સમુદ્ર છે જી ત્યારે કેટલાક બાવાઓ કહે છે એ મન કી જરૂર નહીં હે તેવું કરી મનના છે ઉડાય ઉડાય કરે પછી તડબુજા જેવો થઈ જાય છે તડબુજું અરે અહીં હજુ સંસાર સમજાવતા નતું અને આ મનને ભેગું ભાગું શું કરાશે તો કિનારે આવ્યા પછી તર્પણ કરજો કિનારે આવ્યા પછી અધવત મનનો દોષ નથી આપણને બેસો નહીં આવતો એ શું કરશે મન એવું નથી મન તો બહુ સારી કામ લેતા કામ લેતા નથી આપણા નોકર લેતા ના આવડે નોકર મારી સ્ટેટ હા એટલે મારો પગાર જોયું તો મારી જોયું હા મારી કોમ લેતો ના મન મન મન અમુક રીતે ફેરકાય છે બુદ્ધિ નીકળી જાય તો ખરી ચીપ નહીં રહેતી અહંકાર નહીં રહેતી પણ મન નહીં રહેતી મનની વેલ્યુ નહીં બુદ્ધિ બધા જી નિશ્ચેતન છે હા બુદ્ધિ ઘણા કર્મ ઘણા છે તો અમને આગળ થયેલા દોષો દર્શન થાય છે તેમ તેમ અમે પ્રતિમણ કરતા છીએ આપણી બાજુમાં સિદ્ધ શિલા ઉપર બિરાજવાની અમારી પ્રતિજ્ઞા નિશ્ચય છે આપની કૃપાનો અભિલાષ છે બીજું કૃપાલદેવ શ્રીમદ રાજચંદ્ર એવું લખ્યું છે કે લગા લઘુશંકા જેવા અલ્પ પ્રભાતથી અગિયારમે ગુણસ્થાનથી જીવ પડે છે અથવા માર્ગના અજાણપણાથી પડે છે તો દાદા એ બાબત અમને સમજાવવા કૃપા આમ એવી દાદા અમને કોઈ એવી તકલીફ નહીં પડે તો બીજું આપની બાબતમાં અમારા સંબંધી જે શ્રીમદ રાજચંદ્ર માને છે તે ઘણું ઘસાતું વગર છે જો બોલતા થયા મારે હવે બોલતા બોલતા થતા દાદા બોલતા થયા મૌન રહેતા હા બધા આવે છે એવી રીતે આવે એવી રીતે ઘણું કસાતું બોલે છે અમને તેમને એમણે તેમને સમજાવ્યું કે પ્રત્યક્ષ જેવી મૂર્તિ મળે ત્યારે લક્ષ થતું નથી પ્રત્યક્ષ એ શું સજીવન ત્યારે ખરેખર ખ્યાલ આવતો નથી અને પછી જેમ કૃપા ની મૂર્તિ બનાવી પૂજે છે કે તેમનું પ્રત્યેક પણ ના મળે શું કરો પતિ પૂજે તો પ્રત્યેક પરિણામ બરોબર લક્ષમાં સમજી ગયો પુણ્ય બદલાય અમે કહ્યું કે દાદા પ્રત્યે અમારી અલગ શ્રદ્ધા છે દુનિયામાં ધરતીકમ થાય કે પ્રલય થાય પણ અમારી દાદા પ્રત્યેની શ્રદ્ધા ફરજ એમ નથી છે ધરતી સાતમી નરક મળશે તોય મંજૂર છે અને શરીરની અંદર રૂવે રૂવે કીડા પડશે તોય પણ મંજૂર છે પણ દાદાને છોડીશ નહીં કારણ કે કૃપાળુદેવ જામીન થયેલા છે કેટલી બધી ભાઈ ભાઈને નિર્મૂળ કરીને કેટલી બધી ભાઈ પમાડે કેટલા પમાડે મને કહ્યું દુનિયામાં ઘટતી કરું થાય કે પ્રલય થાય પણ અમારી દાદા પ્રત્યેની શ્રદ્ધા ભળે તેમ નથી અમે એમ પણ કહ્યું કે દાદાનું જ્ઞાન એવું છે કે શરીરના ટુકડા કરી નાખો તો પણ તમારી પ્રત્યે ખરાબ વાણી કે ભાવ ના નીકળે અમારા માણસ શું કે તમે ગમે તે કરો તો અમારી અમારી વાણીનો ભાવ નહીં નીકળે તો દાદા અહંકાર કરો કે ના અહંકાર નહીં આ તો વિનય કર્યો કે જ્ઞાનનો વિનય કર્યો કે શું કર્યું જ્ઞાન નો વિનય કરે છે પછી આ અહંકાર કર્યો કહેવાય પછી આપના જ્ઞાનની મહિમા કરી કહેવાય તો મહિમા અહંકાર હોય તો પશ્ચાતાપ નહીં પશ્ચાતાપ પણ મહિમા કરીએ કામ કરી નાખ્યું લે આમાં ના અક્રમ આમાં ઉતરીના ના દાદા આપ તો અહંકાર છે ઉદીના કરનાર અહંકાર અહંકાર છે તે ક્રમિક માર્ગમાં હોય ચોથું પ્રાપ્ત થયા પછી કરી શકાય ઉદયના ક્રમિકમાં ચોથું પ્રાપ્ત ક્યારે થાય ત્યાં સંકેત થયા પછી હા એટલે ક્રમિકમાં ચોથું પ્રાપ્ત કરવું એ તો ઉદીણા હોય એ તો અહંકાર હોય તો ઉદીણા થાય અહંકાર ના ઉદીણા અને આપણે કૂદીને તેના હાર ઉપર લઈ ગયા પછી વાથી કેટલી મોટી ઉદી કુદીના એટલે આ કેળા છે ને જાનારી હોય કાચો હોય બધા ચાર પાંચ ધંધામાં કકડા કરતા હોય કે આવો કેળા ક્યાંથી લાયા આ જાણનાર કાલે શું ખવડાય છે કાંસો કેવડો ખવડાય તારો જ્ઞાન આવે આ ચાલુ અરે એમાં શું કહ્યું કરો ઉધી ના નક્કી કરીએ પછી પાકવાનો ને બળે પકવાય પેલા રસ્તો હતો કે ઇલાયચી વાટી નાખી બધા બધા પાકી જાય તે રીતે આપણે ઉધી ના કરે માણસ પછી પાકવાનો હોય સંભળે પકવાય ભોગવી લે ભોગવી અને ઉદય જે ટાઈમે આવ્યું તે ટાઈમ ભોગવી દે જે ઉદય કહેવાય પેલા પછી પાકવાનું હોય ત્યારે છતાં હમણાં પકવી લે કેળા પકવી લેશે ને આ કેરિયર છે હા ટીકા પર સુનો ચોપડી પકવી લેશે ત્યાં પાક પૃષ્ઠ પર પકવતા આવડે છે તો પોતે કારણે ના પકવે એમાં પણ તે આવડતું નથી કાં કઈ પરિવાર નહીં કરનાર પરિવાર દાદા સુમનભાઈ પૂછે છે કે ઉદીના શક્ય છે જેમાં આ શક્ય શક્ય છે શક્ય શક્ય છે અહંકાર અહંકાર ના હોય શક્ય તો દાદા આ અક્રમની અંદર આપે જે અંતર તપ જે આપ્યું તે કોઈ ગમે તે કરે ગમે તે કરે એને જમા કરી દેવાનું છે કે ભાઈ એ એ દાદા એ વહેલો હિસાબ ચૂકતે થઈ જાય અંતર તપ મળે અંતર તપના નિમિત્તો મળે અને એ જે કંઈ મળે તે બધું સ્વરસે બધું સ્વીકારીને જમા કરી લે તો એ જરા એ એ હિસાબ વહેલો નિકાલ થઈ જાય ને કસાય ભાવ તો અમારે તો કસાયમાં જ રમ્યા કર્યો તીકડે ભગવાને એને કસાય આત્મા કર્યો કસાય કસાય આત્મા એટલે મૂળ આત્મા હોય જ નથી ત્યાં આત્મા હોય મૂળ આત્મા અમારો કસાયમાં જ રંગાઈ ગયેલો હોય ભયંકર વેદના પડે બીજા શું ભયંકર વેદના ઇન્દ્રિય આત્મામાં એટલી વેદના ના થાય ઇન્દ્રિય આત્મામાં કસાય આત્મામાં બહુ વેદના કસાય આત્મામાં ભયંકર અકસાય આત્મા પરમાત્મા અકસાય આપણે બધા આ કસાઈ બન્યા ટ્રેન છે એટલે આ લહેરમાં લહેરમાં નથી પછી મહેનત નહીં કરવાની દાદા સ્કૂલમાં બેસી રહેવાનું શું હા મહિને મહિને પી ભરવાની કશું નહીં ભગવાન મહાવીર ની રહે માં ને ભગવાન મહાવીરની હાજરીમાં સમાજ તેને ઉકેલી શક્યા નહીં તેમના ગયા પછી લોકો મંદિર બાંધ્યા આવું શ્રીમદ રાજચંદ્ર કપાલ દેવ સાથે થયું હવે ઠેર ઠેર મંદિરો બંધ હતા જીવતા જાગતા સંત સાથે સમાજનું આવું વર્તન શા માટે એને એનો અહંકાર ના કહેવાય એટલા માટે મૂર્તિ ની બદલા આવી લાગે છે બીજું કોઈ જાણે નહીં હું એકલો જ જાણું કે લાંબો થઈ નમસ્કાર કર્યો ટૂંકો થઈ કર્યો હું એકલો જ મૂર્તિ નહીં બે જણ બીજું કોઈ જાણ બીજું કોઈ એ તો જાણતા જ નહીં કે શું ના બીજું કોઈ જાણતું આ એમ લખો નડે છે અહંકાર અને વાંક્યો વાંક મેળવી શકતો વાંક્યાક મેળવી હા વાંક્યો વાંક દર્શન કરવાનું મુશ્કેલ પડશે ત્યાં સંતોનું પછી પછી પછી પ્રમાદા વસાડે એટલે એમ આમાં તો અલગ પુણ્ય જ કાઢો પુણ્ય કાઢવું તો ઊંધી સમજણ પડે તે પુણ્ય જ કાઢો જ્ઞાની મળ્યા હોય ને આવું ઊભું થાય ત્યારે પુનસ્કાર જબરદસ્ત પુનસ્કાર છે કે ત્યાંની ગુજરાત એમની વાણી ઘર બધામાં વેચાતી હોય એટલે આમ ફેલાતી હોય કે કોઈ બધા એક એક શબ્દ વાંચે તો નાની છે પરીક્ષા વાળો પછી ભરેલા પૈસા શી કરે એટલે પહેલેથી જીવતા ઓળખ્યા નહીં કોઈને આજનો કલયુગભાઈ બહુ છે ને કૃષ્ણને નહીં ઓળખેલા આ પેલા અર્જુનના જેને મારા મામા દીકરા એવું કહેતો તો મારો હાલ કરી દે કોઈ ઓકે નહીં અને ઓળખનાર હતા પણ સારી કલ્યાણ થઈ ગયા સપોઝ ચાર માણસો ચાર ખંભાતમાં જતા હતા કોંકરાચારી કરતા હતા એ આગળ ચાલતા આમ કરીને લુંગી પહેરીને તે દાડે કપડાં પહેરતા હતા સાબો બાબો પાછળ જરા કરતા દ્વારા પાછળ ચાલે એ પછી પેલા ટીકડીઓ કરે ત્યાર પછી ટીકડીઓ બહુ કરે ને એટલે આગળ બોલે નહીં કોઈ બધા પછી કૃપાલ જે ઘેર ને કે અરે હું વિતરાક છો તમે હું વિતરાક છો પુત્ર બચ્ચો તો અભાવ ના હોય એવું અમને વાંચવાના કૂતરો જે વર્તન મહાર કૂતરો જેવું વર્તન કરે નો અરે કઈ આવી બધી અહિંસા અને અહિંસા કહેવાય નલાય પણ કૃત્ય ના અહિંસા કહેવાય કે ખબર છે એ વિતરાગ થઈ ગયા હતા પેલા વિતરાગ થઈ ગયા છતાં આપણે કઈ રીતના આવી રીતે પછી કરશો નહીં અમારી જોડે કશું કરે છતાં આપણે એવું કે અમારી જોડે કશું કરશો નહીં તમે એવું કે છે રિલેટિવ ધર્મ બધા ઉદય કરનાર આધીન પેલો બોલનારો ઉદય કરનાર રૂપમાં બોલનારો એટલે પરસત્તા પરસત્તા તે ઉદય કરનાર ગમેડો તે ગમેડો ગમેડો દાદા ના શુદ્ધિ શુદ્ધ કરતા જવાનું અહંકારની શુદ્ધિકરણ એટલી બધી કરવાની કે અહંકારનો ક્રોધના પરમાણુ ના રહે માનના પરમાણુ ના રહે કશું રહે નહીં એવું શુદ્ધિકરણ શુદ્ધ અહંકાર છેલ્લા અવતારમાં શુદ્ધ અહંકાર થાય ત્યારે શુદ્ધાત્માને એકાકાર શુદ્ધ અહંકાર છે જ શ્રમિક માર્ગના જ્ઞાની એસી ટકા જ્ઞાની હોય તો વીસ ટકા ટકા અહંકાર કર્મ આજે એ કર્મ આજે આજે વિપાક કેવી રીતે કરાય આગળના કર્મ આજે એનો વિપાક કરી નાખે એ કેવી રીતે થાય ખબર કેવી રીતે પડે કે આ કર્મ એનું છે એમ ભવિષ્યમાં આ કર્મ એનું આવવાનું છે અને આજે એને ઉદયમાં લાવી નાખીએ એને ખબર કેવી રીતે પડે એ તો આપણે જ નક્કી કરીએ ને કે આ બધા કર્મ ખપાવવા છે એટલે આ અમુક તપ કરીએ એટલે અમુક કર્મ ખપી જાય બસ એવું જ ના કહેવાય કેરળ બી નાખી નાખીએ એટલે કેરળ પડી જાય માનસિક હશે ઇન્દ્રમે હશે કઈ જાતના કર્મોનું એમ પા કરી શકે તપથી જે ખરી જાય એ કર્મ તપથી જે ખરી જાય તે કર્મની ઉધી ના થઈ શકે એટલે દાદા જે નિકાચિત કર્મ જે હોય એ તો ભોગવવા જ પડે ને એમાં એમાં ઉદીના કામ ના લાગે એમાં ચાલે કેટલા કામ તો વિચાર કરવાથી ઉડી જાય વિચાર કરવાથી કેટલાક તપ તપથી ઉડી જાય કેટલાક તપથી પણ ઉદીણા એટલે વિશેષ તપ વિશેષ તપ વિશેષ તપ આપણા ડાક્ટરો કરી આવે હા શક્તિ રહેવા બલવાની છે આપણને જી હા તે શક્તિ એવી દવા આપણને એ શક્તિ આજે કામ કરે એટલે મને આમ મને શક્તિવાળો બનાવે શક્તિવાળો બનાવે તો હું અઠ્યાસી સાલમાં શું કરીશ કે ડાક્ટર અમે ઘરથી શક્તિ લાયા શક્તિ અમે ઘેરથી લાયા ડાક્ટર ઉદીર નાખી હે કોઈ યજ્ઞ વરસાદ આ આ સાલ દુષ્કાળ પડવાનો હોય અડધો દુષ્કાળ અડધો અડધો દુષ્કાળ પણ લોકોએ બધા યજ્ઞને આ યજ્ઞ કરી તો દુષ્કાળ મટાડી દીધો તો હવે આ દુષ્કાળ મટાડી દીધો બીજે વર્ષે પંચ્યાસી માસ માટે જે ટાઈમે જે આવે હેરાન કરો કુદરત એવું ગોઠવેલી સરસ બાજી છે કે છે જુદા રાખી જીવન સુધી બધું ચાલે કાઢ્યું દસ હજાર ભૂખ ના લાગતી હોય દસ હજાર ભૂખ ના લાગતી હોય ભાઈ એટલે આપણે મને ભૂખ લાગતી નથી ભૂખ લાગતી બાકી કુદરત ને જતી રહી છે ના જતી રહી છે તો નોર્મલી બધો ઉપયોગ કરે છે શું નોર્મલી ઉપયોગ કરે છે આ છે કે ડાક્ટરને કહે સાહેબ ખવાનું નથી ખવાનું ડાક્ટર આવતા એ દવા ટેસ્ટ કરીએ આગળ આગળની શક્તિ આ ખેંચી રહ્યા ખેંચી રહ્યા લકડી મરી લકડી મરી તેથી એમ ડાક્ટર બહુ જોઈએ તો તો દાદા કૃપાળુએ જે કીધું એમાં કે જે જે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે વ્યવહારમાં એ પ્રમાણે કામમાં લાગ્યા આ વ્યવહારમાં પણ એ તો એકતા ના આવડે ને સમજણ પડે એ વાક્ય જ એકવાર વાત વાત બધી સાચી છે પણ સમજાવવું મુશ્કેલ છે યોગ્યતા ને સમજે કોકના અમુક જ માણસ સમજે બીજા લોકોને ગતું નહીં વાત બહુ સુંદર છે એટલે કુદરત શું કરે છે ભાઈ કે ઇઠ્યાસીમાં આવું જોઈશે માં આવું જોઈશે એટલે એ સારું પાતકરસો નાખે છે બધું પદ્ધત સર નાખે અને અજીર્ણ કરાવડાવે અજીર્ણ થાય બીજા ઓછું ખાય ને પાછું પાંચડો કારણ ઠેર સુધી આ મૂડી ચલાવવાની છે એવું ઉદર કે સુધી ચલાવવાની અને ડાક્ટરનો આપ્યું હોય ભાઈ તો આ જેટલા બધા પાંચ અકરસ નાખી દે ને આ બધી પતાવી નાખવા જવાના મને દાડ દાડથી પણ પાછળ ફૂટી પર તેનું શું તમને સમજણ ના પડી એ વાત સમજણ પડી તમને આ આજ નો આપીએ પાછા કરશું કેટલા બધા સરસ નાખ્યા હે તારે શું કઈ ગુજરાત ગાડી છે એમાં જેથી આ બધા લોકો બધા ગાંધીજી બાજુ ક્યારે નૈસર્ગિક નૈસર્ગિક નૈસર્ગિક દાદા ઉજીરણા થાય વ્યવસ્થિત આધારે થાય નહીં સુમનભાઈ પૂછે છે કે આ ઉજીરણા થાય એ વ્યવસ્થિત ના આધારે થાય ને ઉજીરણા થાય એ વ્યવસ્થિત આધારે થાય ને વ્યવસ્થિત વ્યવસ્થિત તો વ્યવસ્થિત કહેવાય નહીં અહંકાર છે વ્યવસ્થિત બધી વ્યવસ્થિત ના કહેવાય વ્યવસ્થિત ડિસ્ચાર્જ કરવા માટે જ વ્યવસ્થિત ડિસ્ચાર્જ કરવા માટે